ભગવાનનો આવિર્ભાવ થાય તેને આવેશવાળા અવતાર કહે છે અને સદા સત્વવાળા દેહમાં ભગવાનનો આવિર્ભાવ થાય તેને અવતાર કહે છે હવે ભક્તોના દુઃખ દૂર કરવા માટે ભગવાન અવતાર લે છે તો આ દુઃખ બે પ્રકારના હોય છે બહારનું દુઃખ અને અંદરનું દુઃખ બહારનું દુઃખ દૂર કરવા માટે ભગવાન ક્રિયાશક્તિવાળા અવતાર જેવા કે નૃષિ વરા વગેરે લે છે અને અંદરના અંદરનું દુઃખ દૂર કરવા માટે ભગવાન ક્રિયા જ્ઞાન શક્તિવાળા અવતાર જેવા કે દત્તાત્રેય વ્યાસ કપિલ વગેરે જેવા અવતારો લે છે આ અધ્યાય અર્થ થયો હવે આગળના શ્લોકોનો સંદર્ભ જોઈએ તો અત્યાર સુધી ચૌદ અવતારોનું નિરૂપણ કર્યું છે એમાં સૌ પ્રથમ છ અવતાર બ્રાહ્મણના ગુણથી ત્રણ અવતાર ક્ષત્રિયના ગુણથી અને ચાર અવતાર વૈશ્યના ગુણથી એમ તેર અવતાર કીધા અને એમાં નારાયણથી આરંભીને પહેલી પરંપરા એ પ્રમાણે વાત કરી છે અને હવે ચૌદમો અવતાર જે નૃસિંહ અવતાર છે તે એ નૃસિંહ અવતારથી ઉત્તમ પરંપરા એટલે કે ભક્તિ નામની બીજી પરંપરાનો અહીંથી આરંભ કરે છે એમ કે છે અને એમાં પહેલો અવતાર છે તે નૃષિ અવતાર હવે આ શ્લોકની ઉત્થાનિકા જોઈએ તો એ પ્રમાણે ભક્તિ માર્ગના નવ અવતારો કહેતા પ્રહલાદ નું રક્ષણ કરનાર ઋષિ મુખ્ય હોવાથી પહેલા મૂળ તરીકે તેમને કહ્યા એટલે કે આ ભક્તિ માર્ગના નવ અવતારો હવે અહીંથી આ બીજી પરંપરામાં ભક્તિ માર્ગના નવ અવતારો કહે છે તો પહેલું એટલે પ્રહલાદ એટલે ભક્તનું રક્ષણ કરનાર ઋષિ મુખ્ય હોવાથી તે અવતાર અહીં પહેલા મૂળ તરીકે કીધું છે ત્યાર પછી ત્રણ અવતારો બ્રહ્મભાવથી ત્રણ ક્ષત્રિયના ભાવથી અને એક વૈશ્ય ભાવથી ફરી આગળનું મૂળ સ્વરૂપ એકથી એમ નવ પ્રકારે ભક્તિ માર્ગના અવતારો કહેલા છે અટક્યા વિનાની ભક્તિ બંધ પડતી નથી તેથી સાયોજ્ય થયા પછી સેવાનો આરંભ થાય તેની પેઠે ભવિષ્યના ભક્તિના આરંભમાં કલકી છે એવું મૂળરૂપ કહેવાનું કારણ છે એટલે આ વાક્યમાં ખબર નથી પડી પંચદશમ વામનકમ કૃત્વાગાદ અધ્વરમ બલે પદત્રયમ વ્યાચમાન પ્રત્યાદિત સુસ્ત્રી સુસ્ત્રીવિષ્ટપમ હવે પંદરમો વામનનું રૂપ કરીને સ્વર્ગ પાછું લેવાની ઈચ્છાવાળા થઈ ત્રણ પગલા ભૂમિ માપતા બલિના યજ્ઞમાં પધાર્યા કશ્યપથી અદિતિમાં જન્મેલ વામન રૂપવાળા બ્રહ્મચારી પંદરમો અવતાર છે વામન ન હોવા છતાં વામનનો દેહ કરીને બલિના યજ્ઞમાં પધાર્યા તેથી ભક્તના હિત માટે પોતાના ધર્મને ત્યજ્યો એ પહેલાના કરતા ઉત્તમપણું છે કે છે કે ભગવાન તો વામન નથી છતાં પણ વામનનો દેહ કરીને બલિના યજ્ઞમાં પધાર્યા તો શા માટે પધાર્યા તો કે છે કે ભક્તના હિત માટે તેમને પોતાના ધર્મ એટલે કે પોતાનો જે ધર્મ ઐશ્વર્ય ધર્મ છે એને ત્યજીને યાચક થયા એટલે કે જે કોઈની એમની જેની પાસે બધા માગતા આવે છે અત્યારે બીજા બીજા પાસે યાચક થયા હવે એ પહેલાના કરતા ઉત્તમ પહેલાના કરતા એટલે કે અહીં કે છે કે ધ્રુસી કરતા અને અથવા પહેલા આગળ જે ચૌદ અવતાર કીધા એ બધા કરતા આનું અહીંયા ઉત્તમપણું બતાવ્યું છે પાછું લેવું એટલે આપેલું પાછું મેળવવું એટલે કે આગળ એમાં છે કે સ્વર્ગ પાછું લેવાની ઈચ્છા વાળા થઈ એટલે કે ભગવાને બલિરાજાને સ્વર્ગનું જે આપ્યું હતું રાજ એટલે તે પાછું લેવાની એટલે કે આપેલું પાછું લેવું એટલે પાછું લેવું એમ કીધું છે એટલે એ પાછું લેવાની ઈચ્છાવાળા થયા એટલે પાછું લેવું એટલે આપેલું પાછું વાળું મેળવવું એના માટે આ વામન અવતાર લઈને ભગવાન ત્યાં પધારે છે યજ્ઞોમાં જવેલા યજ્ઞોમાં જવામાં ઈચ્છેલા પદાર્થ પરમાત્માના ત્રણ પગલા શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલા છે એટલે કે ઈચ્છેલ પદાર્થ એટલે કે અહીં ભગવાને જઈને આપેલું પાછું મેળવવાનું એટલે કે ત્રણ પગલા જમીનથી એમને ઈચ્છેલું શું હતું કે ત્રણ પગલા જમીનથી બધું પાછું મેળવી લેવું એટલે આ જે ત્રણ પગલા શ્લોકના જે શ્લોકના ઉત્તરાર્ધમાં કીધેલા છે એમ કહે છે પરંતુ ચરિત્ર તો યજ્ઞમાં જવું એ જ છે એટલે કે એમનું આ વામન વામન ચરિત્રનું મૂળ ચરિત્ર તો શું છે કે એ વામન અવતાર ધારણ કરો અને યાચક રૂપે બદલના યજ્ઞમાં પધાર્યા આ તેમનું ચરિત્રનું મુખ્ય એ છે પરિચય અહીં પૂરું થઈ ગયું આમાં શું છે તમારી શંકા તમારી શંકા આમાં શું હતી હા એટલે જે આગળ શ્લોકની ઉત્થાનિકામાં પેલું છે ને કે આ ત્રણ અવતારો બ્રહ્મભાવથી ત્રણ ભાવ થી અને એક વૈશ્ય થી એ તો સમજ પડી અને ફરી આગળનું મૂળ સ્વરૂપ એક થી એટલે કલ્કી કલ્કી એટલે એમ નવ પ્રકારે ભક્તિ માર્ગના અવતારો કહેલા છે અટક્યા વિનાની ભક્તિ બંધ પડતી નથી એટલે કે જે અપ્રતિયતા ભક્તિ છે તે પછી તેને સાયુજ્ય થયા પછી સેવાનો આરંભ થાય એટલે આ સંબંધ ના પડી અને તેની પેઠે ભવિષ્યના ભક્તિના આરંભમાં કલકી છે એવું મૂળરૂપ કહેવાનું કારણ છે એટલે આ વાક્યમાં સમજવામાં સમજ ના પડે અહીંયા કહ્યું ને કે એકો આવે છે તમારો ફોન મ્યુટ કરો प्रह्लादरक्षको नृसिंहो मुख्य इति મૂલત્વેન કથિત આ જે ભક્તિનું મૂલ છે એ નૃસિંહજીથી શરૂ થયું છે ભક્તિનું પ્રકરણ ત્યાંથી લઈ અને કલકી સુધીનો ક્રમ છે ચાલશે તો ભક્તિનો જે આરંભ થયો છે એ ભક્તિ મધ્યમાં જે પણ અવતારો છે તેને લેતા લેતા પણ કલ્કી સુધી એ ચાલશે અને પછી કલ્કી થયા પછી ફરીથી કૃતયુગનો આરંભ થશે તો પ્રશ્ન એ છે કે આટલા અવતારોની અંદર પછી એ ભક્તિ ઉપરત નહીં થઈ જાય વચ્ચે વચ્ચે તો એ કહી રહ્યા છે કે એ નહીં થાય તો એમાં દ્રષ્ટાંત આપી રહ્યા છે કે સાયુજ્ય સેવા આરંભવત જેવી રીતે જેનો જે ભક્તનો સાયુજ્ય થઈ જાય છે ભગવાનમાં તો સાયુજ્ય થયા પછી પણ ફરી પાછો એમનું ભગવત સેવાનો અવસર એને પ્રાપ્ત થાય છે એવી રીતે ભક્તિનો જે આરંભ થયો છે એ તે તે અવતારમાં અવતાર દ્વારા જેમનો પણ ઉદ્ધાર થયો અને એના દ્વારા એ ભક્તો ભગવાન ભગવાનને સાયુજ્યને પામ્યા તો આપણે એમ નહીં સમજવું કે હવે પછી એ ભક્તિ શાંત થઈ ગઈ પણ પુનઃ જેમ સાયુજ્ય થયેલાની પણ સેવાનો આરંભ રહે છે તેવી રીતે એ ભક્તિ પણ ભગવાનના કૃપાબલથી આગળ પણ ચાલુ રહેશે જે કલકી સુધી ચાલ્યા કરશે અને એ કલકી પછી ફરી પાછો કેમ કે યુગનો ચક્ર નવીન રૂપથી આરંભ થાય છે એ કારણે એને બધાના મૂળ રૂપ પણ કહ્યું છે હવે હા જીજી હવે મારો વારો દંડત પ્રણામ જીજી હા અહીંયા પહેલા અધ્યાય પહેલા વાત ચાલી રહી છે જે અધિકાર લીલા છે તો અધિકાર લીલામાં પહેલા તો શ્રોતા અને વક્તા નો અધિકાર બતાવ્યો છે એમાં પ્રથમ અધિકાર વાળો શ્રોતા એના એનો અધિકાર બતાવી રહ્યા છે કે એમને સારી રીતે સત્સંગ થયેલો છે તીર્થો યજ્ઞ છે પવિત્ર થયેલા છે અને તે કૃષ્ણ સંબંધી પ્રશ્ન જે કરી રહ્યા છે એ તેમનો અધિકાર બતાવે છે એ શ્રોતાનો અધિકાર અહીંયા બતાવ્યો ત્યાર પછી વક્તાનો અધિકાર એ રીતે બતાવ્યો કે ભાગવતના ઉપદેશ કરવાના અધિકારવાળા હતા ભાગવતનું શુદ્ધ ભાગવત પહેલા અધ્યાયમાં જે એમનું જે લક્ષણ બતાવ્યું છે એ એમને સારી રીતે ભાગવત તત્વનું જ્ઞાન હતું સર્વ જાણનાર હતા અને સંપ્રદાય પ્રમાણે ઉત્તમ વક્તા પાસેથી તેમને ભાગવતનું શ્રવણ કરેલું હતું અને ભગવાનના ભક્ત આજે જે બતાવ્યા અધિકાર શ્રોતા અને વક્તાનો આ રીતે અધિકાર બતાવ્યો ત્યાર પછી પ્રથમ અધ્યાયમાં લક્ષણમાં શ્રોતાના લક્ષણ જિજ્ઞાસુતા છે અને વક્તાનું લક્ષણ એ રીતે ભાગવત તત્વ છે બીજા અધ્યાયમાં શ્રોતામાં માત્સર્ય રહિતતા હોવી જોઈએ અને વક્તા ચાતુર્યવાન હોવું જોઈએ ત્રીજા અધ્યાય જે હમણાં આપણે કરી રહ્યા છે એમાં શ્રવણાતર એ શ્રોતાનું લક્ષણ છે અને સૂર્ય જ્ઞાન એ વક્તાનું લક્ષણ છે આ રીતે લક્ષણ સમજી અને હવે ચાર ચાર આપણે જે બ્રહ્મચર્ય પછી યજ્ઞ બ્રહ્મચર્ય યજ્ઞ પછી ભગવાનની સેવા ઉપશમ ત્યાર પછી સાંખ્ય અને યોગ એ બ્રાહ્મણના છ કર્મો આપણે જોયા ત્યાર પછી ક્ષત્રિયના ત્રણ શત્રુ ઉપર વિજય ધર્મમાં શ્રદ્ધા અને પ્રજા પાલન એ જોયા ને ત્યાર પછી વૈશ્યના ગુણથી ચાર અવતાર જોયા એમાં ખગાઈની મુખ્યતા કરી અને ચાર લક્ષણો બતાવ્યા ત્યાર પછી નરસિંહજીનું જે નરસિંહનું રૂપ જે છે એ ભક્તિના માર્ગમાં પ્રથમ ભક્તિ જ મુખ્ય છે એમ કરીને એક બતાવ્યું અને હવે વામનનું જે બ્રહ્મભાવથી ત્રણ અવતારો કયા એમાં એક વામનજીનો અવતાર અહીંયા બતાવ્યો ઓગણીસમાં શ્લોકમાં ને હવે વીસમો શ્લોક એમાં પરશુરામજી બતાવી રહ્યા છે એ પણ બ્રહ્મભાવથી બતાવી રહ્યા છે તો એમાં અવતારે સોળસમય પશ્યમ બ્રહ્મ ધ્રુવન રૂપા સ્ત્રી સપ્તકૃત્વ ઉપીતો ક્ષત્રામ અકરોન મહિમ સોળમા અવતારમાં બ્રાહ્મણોનો દ્રોહ કરનારા રાજાઓને જોઈને કોપ કરીને એકવીસ એટલે કે સાત વાર ત્રણ વખત પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરી ક્ષત્રિય સ્ત્રીમાં જન્મેલ પરશુરામ સોળ માંથી સાત વાર ક્ષત્રિયોને હણ્યા ત્યારે તેઓનું બીજ રહ્યું નહીં ફરી બ્રાહ્મણોથી ક્ષત્રિય સ્ત્રીઓમાં ઉત્પન્ન થયેલા ઘણા વધ્યા ફરી સાત વાર હણ્યા તો આવી રીતે પરશુરામ જે સોળમો અવતાર કર્યો છે એ ક્ષત્રિય સ્ત્રીમાં જન્મેલા છે સાત વાર એમને ક્ષત્રિયોને એકવાર ભણ્યા ત્યાર પછી તેમનું બીજ એટલે કે ક્ષત્રિયો વધ્યા નહીં તો પછી બ્રાહ્મણોથી જે ક્ષત્રિય સ્ત્રીઓમાં ઉત્પન્ન થયેલા ઘણા થયા તો ફરી તેને સાત વાર ભણ્યા એવી રીતે ત્રણ વખત આ પ્રક્રિયાથી એવી રીતે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરી તેમના પિતાનું વધ ક્ષત્રિય કરેલું તે નિક્ષત્રિય કરવાનું કારણ હોવા છતાં પણ બ્રાહ્મણોનું રક્ષણ કરવું એ જ પ્રયોજન હતું એટલે એમના પિતા નો વધ ક્ષત્રિય કર્યો હતો એટલે એમને એકવીસ વખત આ પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરી પણ એમનું મુખ્ય પ્રયત્ન તો બ્રાહ્મણોનું રક્ષણ કરવું તે જ હતું કારણ કે ક્ષત્રિયો હતા એ બ્રાહ્મણોનો વધ કરતા હતા એટલે મુખ્ય પ્રયોજન એમનું બ્રાહ્મણોનું રક્ષણ કરવાનું હતું આટલું આ સમજાય છે સ્પષ્ટ છે એમાં કોઈને તેમ છતાં કંઈ હોય તો લો આગળ હા જીજી અહીં જે ત્રણ અવતાર બ્રહ્મભાવથી કયા એમાં વામનજીને અને પરશુરામજીને બ્રહ્મભાવથી કેવી રીતે સમજવાનું બ્રહ્મભાવ એટલે બ્રાહ્મણ જે બ્રાહ્મણ ના તો છ કર્મો આગળ પ્રસિદ્ધ છે અવતારો તો બતાવ્યા વૈશ્યના પણ બતાવી રહ્યા છે આગળ એ રીતે છે એટલે બ્રાહ્મણ ના અહીંયા આગળ બતાવ્યા ને અહીંયા પાછળ બ્રાહ્મણ ના ત્રણ છે ક્ષત્રિય ના ત્રણ ને વૈશ્ય ના એક એવી રીતે આગળ પણ બતાવી રહ્યા એટલે એક પરંપરા ત્રણ પરંપરા છે આ એક ઉત્તમ આ ઉત્તમ પરંપરા માનું પેલી પ્રથમ પરંપરામાં આવતું હતું આ ઉત્તમ પરંપરા થી આવે છે આ ડિવિઝન કીર્તિબેને પોતાનો રોલ બદલી લીધો હા બોલો બોલો અહીં જે કહ્યું ને કે બ્રાહ્મણ પુરુષ અને સ્ત્રી ક્ષત્રિય હોય તેમાંથી ક્ષત્રિય થયેલા અને ક્ષત્રિય પુરુષ અને ક્ષત્રિય સ્ત્રી સ્ત્રી થયેલા ક્ષત્રિય એમાં શું ભેદ બ્રાહ્મણ પુરુષ અને ક્ષત્રિય સ્ત્રી થી થયેલા ક્ષત્રિય ક્ષત્રિયો અને ક્ષત્રિય પુરુષ ક્ષત્રિય સ્ત્રી એમાં થયેલા પુરુષ અને આમાં સૂર્યવંશ ને ચંદ્રવંશ જે છે એ મને સમજવું છે એ શું છે સૂર્યવંશ ચંદ્રવંશ તો જુદી વસ્તુ છે આને એના સાથે કોઈ સંબંધ નથી લાગતો એ ક્ષત્રિયો છે ને બે વંશ ક્ષત્રિય ના છે હા એ કેવી રીતે આવી રહ્યા છે ક્ષત્રિય થી ક્ષત્રિય એમ એને આની સાથે કોઈ સંબંધ નથી એ તો સ્વતંત્ર પરંપરા છે બરાબર અહીં કેવું છે ના આ તો જયારે પરશુરામે બધાનો વધ કરી દીધો તો ક્ષત્રિય થઈ ગઈ પણ જે ક્ષત્રાણીઓ હતી એમના દ્વારા ફરીથી ક્ષાત્ર પરંપરા શરૂ થઈ બ્રાહ્મણો સાથે બ્રાહ્મણોના સંયોગથી એ પરંપરા કઈ એ સૃષ્ટિની પરંપરામાં નહીં હતી જે મનુથી જે ક્ષત્રિય મનુથી મનુષ્ય થયા પછી બધા બ્રાહ્મણો બ્રાહ્મણનું કર્મ કર્યું તો બ્રાહ્મણ કહેવાયા ક્ષત્રિયનું કર્મ ધર્મ સ્વીકાર્યા તો ક્ષત્રિય રહ્યા તો બધી પરંપરા એવી જ આવેલી છે મૂળ તો મનુષ્ય જન્મ્યા છે બધા જન્મથી તો મનુષ્ય છે ત્યાં સુધી કર્મથી થયા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્યાં સુધી આને લઈ જવાની જરૂર નથી તો જે વર્ણ સંકર નું કેવાય ક્ષત્રિય કેવી રીતે કેવાય નિયોગ ની પરંપરા તો આમ પણ પેલા હતી અને એ પ્રશસ્ત પ્રકાર નથી પરંતુ કોઈ યુગની અંદર આ જાતની વ્યાપક પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય તો પછી પુનઃ એ પરંપરાને ચાલુ રાખવા માટે આ કોઈક એવો પ્રસંગ બન્યો હશે હા આગળ કરો ના એટલે તમે હંમેશા પ્રશ્ન પૂછો છો આ વખતે જવાબ આપ્યો ને એટલે એની વધાઈ ના ના અરે હવે જે પેલું ફોર્મેટ આપ્યું ને એ પ્રમાણે કંઈક મને સમજાયું છે કંટાકન એટલે રિપીટ તો થાય છે પણ હું કરું છું છતાં પણ બધાએ આગળ પણ કર્યું છે હું પણ કરું છું ના એ તો છે આપણા અભ્યાસ માટે છે જેટલું રિપીટ થાય એટલું સારું છે આપણા બધા માટે હા એટલે હું કરું છું હા કંધાર પ્રથમ સ્કંદમાં અધિકારનું નિરૂપણ કરેલું છે એટલે કે અધિકાર લીલા છે પ્રથમ સ્કંદ તેથી શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ આ સ્કંદમાં છે કારણ કે અધિકાર લીલા છે એટલે અધિકાર ન હોય તો એવા અધિકાર વિનાનાને ભાગવતના સ્વરૂપ ભાગવતનું અર્થ તથા ભાગવતના અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી આ રીતે આ સ્કંદનું મહાત્મ્ય પ્રગટ થઈ રહ્યું છે એટલે પ્રથમ સ્કંદ જે અધિકાર લીલા છે એનું મહાત્મ્ય શું છે કે જો તમે અધિકારી ન હો તો તમને ભાગવતના સ્વરૂપ અર્થ અને અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી એટલે અધિકારી હોવું એ બહુ મુખ્ય વાત છે એ આ સ્કંદનો મહાત્મ્ય થયું એક વાત પછી આ સંઘાત આ રીતે પૂર્ણ થયો છે એનો બહુ શોર્ટ અર્થ લીધો છે પછી અધ્યાય એમાં જે પહેલો અધ્યાય છે એમાં પહેલા પહેલો અધ્યાય પ્રશ્ન અધ્યાય છે હવે પ્રશ્ન અધ્યાયનું અહીંયા મહાત્મ્ય સ્ફૂટ કરે છે કે શું એનું મહાત્મ્ય છે તો કહે છે કે ભાગવતમાં બધે ભગવાનનો બોધ કરવાનો છે જે રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે કે સપ્તદા અર્થમાં કૃષ્ણ જ આવવા જોઈએ એ રીતે આપણે અધ્યયન કરવું જોઈએ તો એ સાચું નહીં તો ખોટું તો બધે જ ભગવાનનો બોધ કરવાનો છે તેથી સૌનક વગેરે મુનિઓ ભગવાન સંબંધી છ પ્રશ્ન કરે છે આખું એ ભગવત આ પ્રશ્નોના ઉત્તરરૂપ હોવાથી અને તેમાં સર્વ સ્થળે કૃષ્ણની લીલારૂપ શ્રી કૃષ્ણનું નિરૂપણ કરેલું હોવાથી આખા ગ્રંથની એટલે ભાગવતજી જે ગ્રંથ છે એની સંગતિ આ પ્રથમ અધ્યાય સાથે થાય છે એટલે આ પ્રથમ અધ્યાયનું એટલું મહત્વ છે કે એના પ્રશ્ન રૂપે જ આખો આ ભાગવત પુરાણ છે એવું સમજવું જોઈએ એટલે પ્રથમ સ્કંદનો અને પ્રથમ અધ્યાયનો આખા ભાગવત આખા ભાગવતજી આના પર જ ડિપેન્ડેડ છે એવું સમજવું જોઈએ એવું મને સમજાય છે એવું આગળ મહાપ્રભુજીએ ભાગવત ભાગવતાર્થમાં કહ્યું આ ભાગવતાર્થમાં આવું વર્ણન મહાપ્રભુજી કરેલું છે હવે બીજા અધ્યાયનો એ અર્થ છે કે આગળ જે પ્રથમ અધ્યાયની અંદર જે પ્રશ્ન કયા તેમાંના છ પ્રશ્ન કયા એમાં ફળ સંબંધી સાધન સંબંધી અને કર્મ સંબંધી પ્રશ્નના જવાબ સુતજીએ આપ્યા છે બીજા અધ્યાયમાં એ બીજા અધ્યાયનો અર્થ છે અને અહીંયા હવે ત્રીજા અધ્યાયમાં બાકીના ત્રણ પ્રશ્ન અવતાર લેવાનું પ્રયોજન અવતારની કથા અને ધર્મ કોણે તરણે ગયો એ પ્રશ્નોના ઉત્તર હવે ત્રીજા અધ્યાયમાં આવશે હવે ત્રીજા અધ્યાયમાં શું નિરૂપણ થયું તો કે પ્રથમ પાંચ શ્લોકથી પુરુષોના પુરુષ પુરુષનો અવતાર જે મુખ્ય અવતાર છે બ્રહ્માંડ મૂર્તિ એનું નિરૂપણ આવ્યું એ પછી એ પછીના છ અવતારોમાં બ્રાહ્મણોના અવતાર તો કયા કયા તો કે કુમારની સૃષ્ટિ વરાહ નારદ નરનારાયણ કપિલ અને અત્રિ એ છ અવતારોનું વર્ણન આવ્યું એ પછીના ત્રણ અવતારો ક્ષત્રિયના અવતારો થયા તેમાં યજ્ઞ ઋષભ અને પૃથુના અવતારોનું નિરૂપણ આવ્યું એ પછીના ચાર અવતારો વૈશ્યના ગયા એમાં મત્સ્ય કશ્યપ અને ધન્વંતરીના બે એમ કરીને ચાર વૈશ્યના અવતારો ગયા આ રીતે એક પરંપરા પૂરી થઈ એ પછી ઉત્તમ પ્રકારની પરંપરા કહે છે તેમાં નૃસિંહ અવતાર ગયો આ નૃસિંહ અવતારને મુખ્ય અવતાર કહ્યો અને ઉત્તમ એટલા માટે કહ્યો કે આ પુષ્ટિ રૂપી અવતારનું અહીં આગળ પુષ્ટિ થયેલા અવતારનું આ નિરૂપણ છે અને આ અવતાર ભક્તની રક્ષા કરવા માટે ભગવાને ધારણ કરેલો છે એટલે આ અવતાર અહીં આગળ મુખ્ય છે આ ઉત્તમ પરંપરાની અંદર હવે આ ઉત્તમ પરંપરામાં ભક્તિ માર્ગના નવ અવતારો કહે છે એમાં આ નૃસિંહનો અવતાર એ મૂળ અવતાર છે એટલે એક પહેલો પછી ત્રણ અવતારો બ્રહ્મભાવથી જેમ હમણાં હિના એને નિરૂપણ કર્યું એ પ્રમાણે ત્રણ ક્ષત્રિયના ભાવથી અને એક વૈશ્યના ભાવથી અને ફરી આગળ એક મૂળ સ્વરૂપથી એટલે આપણે જે પ્રમાણે કહ્યું સ્વરૂપથી એમ નવ પ્રકારે ભક્તિ માર્ગના અવતારો કહેલા છે હવે ત્રણ ભક્તિ માર્ગના અવતારોમાં બ્રહ્મભાવથી જે ત્રણ અવતારો કહ્યા છે તેમાં પ્રથમ વામન અવતાર અવતારનું નિરૂપણ થઈ ગયું પરશુરામ અવતારનું નિરૂપણ થઈ ગયું અને વ્યાસના અવતારથી આ એકવીસમો શ્લોક શરૂ થાય છે કે તત સપ્તદશે જાત સત્યવત્યમ પરાશરા ચક્રે વેદ તરો સાકાર દ્રષ્ટા વેગ રસમ એટલે અહીંયા લોકાર્થ કહે છે કે પછી સત્તરમા અવતારમાં પરાશરથી સત્યાવ સત્યવતીમાં વ્યાસ જન્મ્યા મારે અહીંયા એક ક્વેરી છે કે આ એકવીસમો શ્લોક અને વીસમો શ્લોક બંને શ્લોકમાં જે જે અવતારોનું નિરૂપણ કરેલું છે એ અવતારોનું નામ એ મૂળ તારીખાની અંદર લીધેલું નથી તો એ શું છે એ મારે જરાક જાણવું છે એટલે પછી સત્તરમા અવતારમાં પરાશરથી સત્યવતીમાં વ્યાસ જન્મ્યા એટલે વ્યાસ એવું અહીંયા કોઈ મૂળ મૂળમાં કાર્યક્રમ ફૂટ થતું નથી પુરુષોને અલ્પ બુદ્ધિવાળા જોઈને તેમણે વેદ વેદ વૃક્ષની શાખાઓ કરી એટલે આ જે નિરૂપણ અહીંયા જે વ્યાસ અવતારમાં આવી રહ્યું છે એ જે વખતે સર્વનિર્ણય ચાલી રહ્યો હતો તે વખતે આ બહુ સારી રીતે આપણે સમજાવ્યું હતું અત્યારે મને ખબર યાદ નથી આવતું પણ કંઈક ખ્યાલ છે કે આ બધું અમે તે વખતે ભણેલા છે પછી ઉપરિચર વસુ એટલે વસુનું નામ છે કે પછી ઉપરિચર વસુથી માછલીના ગર્ભમાં ઉત્પન્ન થયેલી માછીમારની કન્યા સત્યવતી એટલે સત્યવતી કોણ એનો અહીંયા પરિચય આપ્યો કે આ જે સત્યવતી છે અને પરાશર આ બેથી વેદ વ્યાસ જન્મી એ સત્તરમાં અવતાર છે ચાલુ પ્રસંગમાં એટલે કે ભક્તિના અવતારોમાં એટલે જે બ્રહ્મભાવથી ત્રણ અવતારો થયા એમાં આ વેદ વ્યાસજી ત્રીજા છે હવે વેદ વૃક્ષ હોવાનું જણાવેલું છે તો એ ક્યાં જણાવ્યું તો કે પહેલા અધ્યાયના પહેલા શ્લોકની અંદર કહ્યું છે કે બીજ શું છે ને વૃક્ષ શું વેદ એ વૃક્ષ છે ગાયત્રી એ બીજ છે બીજ વૃક્ષ અને ફળ એનું ભાગત નિર્ગલિત ફળ હા જી કે ગાયત્રી બંને ગાયત્રી બીજ છે વેદ વૃક્ષ છે અને ભાગવત એ ફલ છે એ પ્રકારે નિરૂપણ એટલે વેદ વૃક્ષ હોવાનું પહેલા જણાવેલું એટલે ત્યાં આગળ પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર આ વાત જણાવેલી છે કે વેદ વૃક્ષ રૂપ છે હવે આગળ કહે છે અનંત વાળા વેદના મુખ્ય ભાગ યજ્ઞની એટલે પૂર્વકાંડની અહીંયા વાત ચાલી રહી છે યજ્ઞની એક મૂર્તિ વેદના જેટલા ભાગથી જણાવેલી છે તે તેની એક શાખા છે એટલે તેઓ બધા આપણે ગર્વાનેની અંદર બહુ સારી રીતે બધું વેદ વ્યાસજી જે શાખાઓ કરી એ જણાવી હતી એમાં એટલું મને કંઈક યાદ છે કે આપણે એવું કહ્યું હતું કે જેટલી શાખાઓ થઈ એટલી મૂર્તિઓના ભાગ જે શાખાઓ છે પણ એ જેટલી જેટલી બી શાખાઓ છે એ પોતાનામાં સંપૂર્ણ છે એવું આપણે કહ્યું હતું એટલે વેદના મુખ્ય ભાગ યજ્ઞની એક મૂર્તિ વેદના જેટલા ભાગથી જણાવેલી છે એટલે એક મૂર્તિની અંદર વેદનો જેટલો ભાગ આવ્યો છે પણ એની અંદર બ્રહ્મનું નિરૂપણ અને પૂર્વકાંડ અને ઉત્તરકાંડ બંનેનું નિરૂપણ જેટલું જરૂરી છે એટલું સંપૂર્ણ છે એ પ્રમાણે આ શાખાઓનું નિવેદન કરવામાં આવ્યું છે તેને એક શાખા કહેવામાં આવે છે અને એવી રીતે બીજી શાખાઓ છે જો કે બ્રાહ્મણોએ આખો વેદ ભણવો જોઈએ આવી શાખાઓમાં ડિવાઈડ થયેલો વેદ બ્રાહ્મણોએ ના ભણવો જોઈએ તથા પ્રમેય બલનો આધાર લઈ એક જ મૂર્તિ બધી મૂર્તિઓ થાય છે એ જે આપણે જે સમજાવીશું અને જે મેં હમણાં કહ્યું કે એક મૂર્તિની અંદર બંને કાળનું નિરૂપણ ટૂંકમાં બધી જગ્યાએ કરવામાં આવ્યું છે તેથી પછી પણ પ્રમેય બલનો આધાર લઈને એ શબ્દ જે છે અહીંયા મને બહુ સરખી રીતે નથી સમજાતું તેથી ભક્તિ કરવા માટે હવે અહીંયા એક એક વાત એવી આવે છે કે તેથી ભક્તિ કરવા માટે બીજો સમય જે પ્રકારે બાકી રહે તે પ્રકારે એટલે અહીંયા વેદ વ્યાસજીએ ભક્તિને મુખ્ય નથી ગણી એટલે મુખ્ય તો આ જે વેદાધ્યયન છે કે જે છે તે કરવું જોઈએ અને તે પછીના સમયમાં બીજા સમયમાં ભક્તિ કરવી જોઈએ તો આવો ભક્તિ કરવા માટેનો સમય રહે એ માટે અલ્પ બુદ્ધિવાળો પુરુષ પણ વેદનું અધ્યયન કરી શકે તેવા પ્રયોજનથી વેદની શાખાઓ કર્યા કર્યા એવો અર્થ છે એટલે વેદની શાખાઓ કર્યા નું અધ્યયન કર્યા પછી પણ તમારી પાસે ભક્તિનો સમય રહે એ પ્રકારે એવા પ્રયોજનથી વેદ વ્યાસજીએ આ વેદને ડિવાઈડ કરેલું છે એવું અહીંયા આગળ સમજાય છે આટલું જેવું આ શ્લોકનું થયું આમાં શું થઈ તમારી કે આજે વીસમો છે ને એ જે પરશુરામનો અવતાર અને એકવીસમો શ્લોક જે વ્યાસનો અવતાર એમાં કારિકામાં અવતારોના નામ નથી કે પરશુરામ કે વ્યાસ કે એ કોઈ બી રીતે જે રીતે ઓળખાતા હોય એ મને નહીં સમજાવી દેજો એક એ તો સમજાઈ ગયું ને એટલે એટલે જો હું એકવીસમાં શ્લોકમાં તત સપ્તદતે જાત સત્યવત્યામ પરાશરાત ચક્રે વેદ સરો દ્રષ્ટવા પુરુષો અલ્પ મેઘ આમાં વ્યાસજીનું નામ ક્યાં આવ્યું હા એ તમને સમજાઈ ગયું ને તેમ છતાં વ્યાસજી નું નિરૂપણ છે અચ્છા એમાં પણ પરશુરામ ને કોણ ન જાણે એકવીસ વખત જેમણે નિક્ષત્રી કરી દીધી પછી ઓળખ આપવાની જરૂર રહે કઈ બરાબર ના બીજા અવતારો આવી રીતે જેવી રીતે વામન અવતારમાં એમને પૃથ્વીને ત્રણ પગલામાં માપી દીધી તો એમાં પણ બધા અવતારોના નામ સ્ફૂટ છે એમ અહીંયા આગળ નથી એ હિસાબથી મને પ્રશ્ન થયો કે નૃસિંહ અવતાર છે તો એમાં પણ એમનું સ્વરૂપ વર્ણન છે છતાં પણ નામ છે પાછું એમ તો અહીંયા એ પ્રકારે નથી એમ એટલે મેં પૂછી દીધું અને એક અહીંયા આ ના સમજાયું કે જો કે બ્રાહ્મણોએ આખો વેદ ભણવો જોઈએ છતાં પ્રમેય બલનો આધાર લઈ એક જ મૂર્તિ બધી મૂર્તિઓ થાય છે એટલે વેદ અખંડ એક વેદ છે અને એ અખંડ વેદના પૂર્વોત્તર કાંડ રૂપથી જ્ઞાન ક્રિયા વિશિષ્ટ ભગવાન છે એનું રૂપ બને છે એમ છતાં પણ વ્યાસજીએ જે વખતે શાખા વિભાગ કર્યો તો એક એક શાખા પણ ફરી પાછી પૂર્ણ પરિપૂર્ણ બની આ પૂર્ણ કેવી રીતે થઈ શકી તો એ પ્રમેય બનતી એમ સામર્થ્ય થી પ્રભુના પ્રભુએ એમ માની લીધું કે જો કોઈ વ્યક્તિ વેદની બધી શાખા નહીં ભણે એક જ ભણશે તો પણ એ વેદમૂર્તિ ભગવાન છે એનાથી પ્રસન્ન થઈ જશે અને એક આજે પછી છેલ્લી લાઈનમાં કહ્યું છે કે તેથી ભક્તિ કરવા માટે બીજો સમય જે પ્રકારે બાકી રહે તે પ્રકારે હમ અલ્પ બુદ્ધિવાળો પુરુષ પણ વેદનું અધ્યયન કરી શકે એટલે વેદ વેદવ્યાસે એવી રીતે ડિવિઝન કર્યું કે જેની જે બ્રાહ્મણની જે શાખા છે એ પોતાના પોતાની શાખાનું અધ્યયન કરીને પછી ભક્તિ કરે એવો અર્થ હતા તો આમાં ભક્તિ એટલે જો વેદ આખું વેદનું અધ્યયન કરવું જોઈએ પણ એવું કરવા જાય તો જીવન બચે જ નહીં ભક્તિ કરવા માટે એટલે વેદ વેદવ્યાસજીએ ભક્તિ કરવા માટે સમય બચી રહે એટલા માટે વેદને શાખામાં વિભાજિત કરીને સંક્ષિપ્ત કરી દીધો પ્રીતિબેન ને કોઈને પ્રશ્ન પૂછવા હોય તો અત્યારે સારો અવસર છે <laughs> કારણ કે બધા નથી હિંમત કોઈની ચાલો તો આગળ વધો પ્રથમ સ્કંદ અધિકારનું નિરૂપણ કરે છે તે શ્રોતાને વક્તાનો અધિકાર છે એમાં હીન અધિકારી એમાં કુજી અને સૌનભજી મધ્યમાં નારદજી અને વ્યાસજી અને ઉત્તમમાં સુખદેવજી અને પરીક્ષિત પહેલો અધ્યાય પ્રશ્ન અધ્યાય છે બીજા અને ત્રીજા અધ્યાયથી પ્રશ્નના ઉત્તર જણાવે છે ત્રીજા અધ્યાયમાં અરબથી જ અવતાર સંબંધી પાંચ પ્રશ્નો ઉત્તર આપે છે સમાન શક્તિવાળા શરીરમાં ભગવાનનો આવિર્ભાવ અને અવતારો શુદ્ધ અને અશુદ્ધ દ્રષ્ટિ જણાય છે જ્યારે દેહમાં કોઈ સમય સત્વગુણ હોય ત્યારે જ ભગવાનનો આવિર્ભાવ થાય છે તે આવેશવાળા કહેવાય શુદ્ધ એટલે સદા સત્વ સત્વ વાડા જેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલો હોય તે અવતાર કહેવાય છે હવે ત્રીજા અધ્યાયમાં અવતારોનું નિરૂપણ કરે છે પ્રથમ પાંચ શ્લોકથી પુરુષોનો અવતાર કહીને છઠ્ઠા શ્લોકથી બ્રહ્મનો એટલે સનત કુમારથી યુગ સુધી ત્રણ ક્ષત્રિયો યજ્ઞ ઋષભદેવ અને પૃથુ ચાર વૈશ્યના અવતારો મશ્યક કુર્મ અને ધન્વંતરીના એટલે બીજું બે એટલે કે મોહિની રૂપથી આ પછી ઉત્તમ અવતારોની પરંપરા કહે છે મુખ્ય અવતાર એટલે નૃષિ ભગવાન જે પુષ્ટિ કાર્ય કરે છે અને બ્રહ્મભાવથી વામન પરશુરામજી અને વ્યાસજી હવે ક્ષત્રિયના ક્ષત્રિયનો અવતાર ક્ષત્રિય ક્ષત્રિયના ત્રણ ત્રણ ક્ષત્રિયોના ત્રણ છે તો એમાં પહેલું છે બાવીસમું શ્લોક આવ્યો નર નરદેવ સમાપન્ન સૂર કાર્ય ચિકિત્સયા સમુદ્ર નિગ્રહાદિની ચક્રે વીર્યાક્ષત પરમ હવે પછી દેવોનું કાર્ય કરવાની ઈચ્છાથી રાજા થઈને સમુદ્ર અધીન કરવાનો વગેરે પરાક્રમ વગેરે પરાક્રમો કર્યા જુદો આરંભ થાય તે માટે રઘુનાથ વગેરે ત્રણ ત્રણ રૂપો કહેવા હવે પછી એમ કરેલું છે તો જે આમાં ત્રણ ત્રણ રૂપોમાં ભરત શત્રુન અને એ આવશે કે પછી રામ બલરામ આવશે આવશે એમ કહ્યું છે અહીં ક્ષત્રિયની સ્થિતિ કહેવા ઈચ્છેલી છે જો કે ચંદ્ર અને સૂર્યના ભાવથી તે બે પ્રકારની છે છતાં પણ ચંદ્ર વૃદ્ધિ અને ક્ષયના ગુણોથી બે પ્રકારનો હોવાથી ત્રણ પ્રકારે કહેલી છે ચંદ્રની વૃદ્ધિ અને ક્ષય એટલે શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ નરદેવ નરદેવ શ્રમ શ્રમ એટલે રાજાપન રાવણનો વધ તો દેવોનું કાર્ય હતું અવતારનું ચરિત્ર તો સમુદ્રને વધ કરવાનું છે આદિ વગેરે શબ્દનો અર્થ મરુસ્થલી કરવું પરશુરામ નો વિજય અને વાલીનો વધ છે હવે પછી એટલે કે અઢારમા અવતારમાં થઈ ગયું આટલું હા સર પ્રીતિબેન આમાં નામ નથી હો હા એટલે પ્રશ્ન છે કારણ કે આગળના બધા અવતારોમાં લક્ષણની જોડે નામ નું વર્ણન છે હા તો હવે આનો જવાબ આપો મને નહીં સમજાતું જે એટલે હું પૂછું છું હવે તો સમજાયું સમુદ્ર વામન અવતારમાં ત્રણ પગલા છે આમાં નથી ધન્વંતરીમાં પણ બહુ ગંભીર વિષય છે થોડો સમય માંગે વિચારવું પડશે વિચારીને કહેજો આ બીજું કાલિક છે કાલિક કહો તો આપું જે જેમાં છે ને વગેરે શબ્દ આદિ જે મરુસ્થલી રણ એ કરવું એ ખબર ના પડી અને આ ત્રણ ત્રણ રૂપોમાં કયા લેવાના તો રઘુનાથાદી રૂપત્રયમ એટલે આગળ અહિયાંથી હવે જે આગળના ત્રણ અવતારો કહેવામાં આવી રહ્યા છે ને તે એટલે કલિક અને રામકૃષ્ણ અને રામ એમ આ બધા ક્ષત્રિયના છે એટલે રામ અને બલરામ જ ને અને આ રામ રામ બલરામ અને કૃષ્ણ હા આ સમજાયું ને અવતારનું ચરિત્ર તો સમુદ્રને વશ કરવાનું છે હા એ સેતુબંધ જે થયું તે અને એને સૂકવી નાખવાનું વગેરે પરશુરામનો જય કર્યો વાલીનો વધ કર્યો એમ અવતારનું ચરિત્રનો મતલબ શું થાય અવતાર જે રામ ભગવાનનો અવતાર થયો એનું મૂળ કાર્ય આ હતું એમ ચરિત્ર એટલે એનું કેરેક્ટર આવું હતું એમ ચરિત્ર નો મતલબ કેરેક્ટર નહીં પરંતુ એમણે જે કર્યું તે કેરેક્ટર શબ્દ છે એ એની એના સ્વભાવને લઈને એનો અર્થ થાય છે અહીંયા જે ચરિત્ર જે છે એ જે આચરણ તે કર્યું છું આ સિવાય પણ ઘણા મહાન મહાન કાર્ય કર્યા છે ને આ તો સામાન્ય હતું પણ એ સિવાય પણ રાવણ નો વધ કર્યો કે બીજા જે પણ કર્યા કાર્યો એ તો કહ્યું ને સુર કાર્યમ રાવણ વધ એમ રાવણનો વધ કર્યો એ દેવતાઓનું કાર્ય થયું એમ એના ફેવરમાં થયું તો અવતારનું ચરિત્ર આટલું સમજવાનું કે સમુદ્ર ને વશ કરવાનું છે કહ્યું ને એ તો એક છે આદિ કહ્યું ને સમુદ્ર નિગ્રહાદિની સમુદ્રનો નિગ્રહ વગેરે વગેરેમાં શું જેટલા પણ તમને ગણવા હોય તો એટલા પ્રસિદ્ધ શું કે સમુદ્રને સુકાવી નાખવાનું પરશુરામ પરશુરામ જે સ્વયં અવતાર છે એના ઉપર વિજય પ્રાપ્ત કરવો જે અજય હતો બાલી એનું વધ કરવું વગેરે વગેરે પછી જેટલા ગણવા હોય તે ગણો જી જી ઉલટો શું છે કે જે ક્ષત્રિય હોવાને કારણે જેમાં વીર્યનું અહીંયા પ્રાધાન્ય હોય છે એ ચરિત્રમાં એનું અહીંયા નિરૂપણ પ્રાસંગિક ગણાય એમ વિચાર થાય છે કે ત્રણ બ્રહ્મ ભાવથી ના ભાવથી ત્રણ અવતાર કર્યા પછી ક્ષત્રિયના ભાવથી તો અને આ શ્લોકમાં એવું કહ્યું છે કે હવે પછી દેવોનું કાર્ય કરવાની ઈચ્છાથી રાજા થઈને સમુદ્રને અધીન કરવાનું વગેરે પરાક્રમો કર્યા તો દેવોનું કાર્ય કરવાનું એટલે એ શું લેવાનું જય વિજય તો ભક્તો ભક્તોની અંદર ભક્તોની જે પરંપરા ચાલુ થઈ ને એમાં જ આ વાત આવી બરાબર તો જય વિજય ભક્ત હતા અવાજ તમારો આવ્યો નહીં કેવી રીતે અહીંયા જોડવાનું ભક્તની પરંપરામાં ભક્ત ની પરંપરા સાથે અહીંયા વિષય નથી સુરકાર્ય ચિકિત્સયા અમે જે મૂળમાં પદનો પ્રયોગ છે એની આ વ્યાખ્યા કરી રહ્યા છે દેવતાઓનું કાર્ય કરવાની ઈચ્છા હતી એમનો પ્રશ્ન છે કીધું ને હવે બધા અવતારો થઈ રહ્યા છે એમાં વાત કેવી રીતે હવે જે નૃસિથી જે નૃસિ અવતારની જે પરંપરા ચાલુ થઈ એ ભક્તિ માર્ગના નવા અવતારો છે તો એ જાળવી જાય પુસ્તક કેવી રીતે કેવું એમાં સમુદ્ર અધીન કરવું વગેરે ક્યાં ઇન્વોલ્વ થાય એમાં ભક્ત નો ઉદ્ધાર ક્યાં આવે નહીં એમ નથી જેવી રીતે હવે જો ભક્તો ના વિષયમાં આરંભ તો નૃસિંહ થી થયો બરોબર નૃસિંહજી પછી વામનજી આવ્યા એના પછી પરશુરામજી આવ્યા પરશુરામજી માં શું આવ્યા ભક્ત હમ બ્રાહ્મણોનું રક્ષણ કરવું એ જ પરશુરામજીના અવતારનું પ્રયોજન હતું હા નહીં હું કઉ છું એટલે ભક્તિ નો પ્રસંગ અત્યારે એનાથી મતલબ નથી કે અવતાર કાર્યની અંદર ભગવાન કોઈ જેમ ત્યાં પ્રહલાદ કે બલિ ના જેવો ભક્તનો પ્રસંગ હોય તેવી રીતે અહીંયા પણ કોઈ ભક્તનો પ્રસંગ હોવો આવશ્યક છે પણ આ બધા ભગવાનના અવતારોથી ભગવાનના મહાત્મ્યને આપણે સમજી શકીએ અને જે ભક્તિનું મહાત્મ્ય છે અંગ છે એ રીતે પ્રભુની અંદર મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ છે એ થઈ શકે એ રીતે આને આપણે વિચારવું જોઈએ પછી ઉત્તમ પરંપરા જેવું શું થયું આગળના અવતારોમાં પણ મહાત્મા તો પ્રકટ થાય જ ને ભજન નહીં પણ ઠાકોરજી ના સ્વરૂપ પ્રત્યે મહાત્મ જ્ઞાન તો હોય ને કે ઠાકોરજી આ કાર્ય માટે થઈ શકે થોડી ઇવોલ્યુશન વધારે સારી રીતે અહીંયા આવી ગયું આપણે આપણા વાળા લાગે એવું એવું કોઈ આશય હશે ઉત્તમતાનો આશય શું છે હજી આપણે થોડું અલગથી વિચારવું જોઈએ પુરુષોત્તમ પરંપરા ભેદ અહીંયા નથી સમજાતું પણ જે આપણે એમ કહીએ તો તો બુદ્ધ નું પ્રાગટ્ય છે તો એ તો શત્રુઓને દેવોના શત્રુઓને મોહ પમાડવા માટે બુદ્ધ જે કાર્ય કર્યું છે એને જોઈએ તો એ તો લાગે ને કે ભક્તિ માર્ગના એટલે એવી રીતે થોડું રામે ભક્તનો ઉદ્ધાર તો કર્યો જ છે ને બધા કેટલું બધું એ તો આમાં બતાવ્યું નથી પણ છે તો ખરું જ ને હા એ તો છે પરશુરામજીમાં અત્યાર સુધી બધા શ્લોકમાં છે ને ક્રમ બતા લખ્યા મૂળમાં આવે છે શ્લોકમાં જ આમાં ક્રમ નથી આવતો કે હવે આ અઢારમો અવતાર છે એની વર્ણન આવી રહ્યું છે એવું હા એ આવશે ક્યાંક છે ક્યાંક અન્ડરસ્ટુડ છે એમ જેમ આગળના જ આના પછીનો જે આવી રહ્યો છે એમાં એકોનવિંશે વિંશતિ મેં ત્યાં ઓગણીસ અને વીસ કહી દીધું છે એટલે જ્યાં ઉલ્લેખ નથી ત્યાં એનો ઉલ્લેખ સમજી લેવાનો આગળના પણ બધામાં બધા ક્રમ આપ્યા છે સપ્તદશ ઓળખ Thank you. તો કૃષ્ણાવતાર કરવો છે આપણે કે આવતા વખતે હવે તો પંદર પ્રથમ સ્કંદ એમાં અધિકારનું નિરૂપણ કરેલું છે શ્રોતા અને વક્તાનું પછી પ્રકરણની અંદર પ્રથમ પ્રકરણ સ્તુતિ આખું ભાગવત એ સૌના વગેરેને કહેલું એ પહેલું પ્રકરણના ત્રણ અધ્યાયો છે સૌનક જે પ્રશ્ન પૂછે છે તેના સુરજી સામાન્ય રીતે ઉત્તર આપે છે પહેલા અધ્યાય એ પ્રશ્નનો અધ્યાય છે બીજા અધ્યાયમાં સુરજી જવાબ આપી રહ્યા છે શ્લોકના અર્થ કહે છે ત્રીજા અધ્યાય આજે ચાલી રહ્યો છે એના આરંભથી અવતારો સંબંધી પાંચ પ્રશ્નનો ઉત્તર આપે છે સમાન સત્વવાળા શરીરોમાં ભગવાનનો આવિર્ભાવ અને અવતાર શુદ્ધ અને અશુદ્ધ ભેદથી થાય છે અશુદ્ધ એટલે બીજા રજસ વગેરે ગુણો સાથે ભરેલા સત્વવાળા જેમના દેહમાં કોઈ સમયે જ્યારે સત્વ ગુણ હોય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે અને તેઓ આવેશવાળા કહેવાય છે શુદ્ધ એટલે કે સદા સત્વવાળા જેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલ હોય તેઓ અવતાર કહેવાય છે ત્રીજા અધ્યાયમાં શ્લોક જોઈએ તો એક થી પાંચ શ્લોક એ બ્રહ્માંડ પુરુષના અવતારો છે છઠ્ઠા શ્લોકમાં કુમારોની સૃષ્ટિ કરી સાતમામાં વરાહ અવતાર આઠમામાં ઋષિની સૃષ્ટિ નારદજીની બતાવી નવમામાં નરનારાયણ દસમામાં કપિલ દેવજીનો પાંચમો અવતાર કીધો અગિયારમાં દત્ત રૂપે યોગ શરીફ બતાવ્યા આ બ્રહ્મયોના અવતાર થયા હવે ત્યાર પછી શ્લોક બાર તેર અને ચૌદ ચૌદની અંદર ક્ષત્રિય ક્ષત્રિયના અવતારો બતાવ્યા ત્યાર પછી પંદરમાં થી વૈશ્યના અવતાર બતાવ્યા ચાર ત્યાર પછી ભક્તિ માર્ગમાં ભક્તિ ભાવથી એ બ્રહ્મનોથી ભક્તિના ભક્તિ માર્ગના નવ અવતાર બતાવે છે એમાં પહેલો નરસિંહજી નો બતાવ્યો પછી વિષ્ણુ નો અવતાર પછી પરશુરામમાં વૈશ્વનરનો અવતાર કયો અને એકવીસમાં શ્લોકની અંદર વેદ વ્યાસજીનો જ્ઞાન અવતાર બતાવ્યો બાવીસમાં અંદર દેવતાઓના કાર્ય કરવાની ઈચ્છાથી રાજા રૂપે રામચંદ્રજી પ્રગટ થયા હવે આ ત્રેવીસમો શ્લોક જન્મની રામકૃષ્ણ વિતો ભૂવ્યો ભુવો ભગવાન અભરત ભરમ એટલે ઓગણીસમા અને વીસમા અવતારોમાં ઋષિઓમાં રામ અને કૃષ્ણ એવા જન્મો પ્રાપ્ત કરીને ભગવાને ભૂમિનો ભાર ધર્યો બલરામમાં આવેશ હતો અને શ્રી કૃષ્ણ અવતાર હતા તે બે ઓગણીસમા અને વીસમા અવતારો થયા અહીં વિંશતિમે માં તે શબ્દનો લોક એટલે કે વૈદિક પ્રયોગ છે વાસ્તવિક રીતે ચંદ્ર એક હોવાથી આ બેને એક શ્લોકથી કહેલા છે વાસણ્ય એમ કહેવું જોઈએ ત્યાં વાસણ્ય એમ કહેવું જોઈએ ત્યાં પાણીની પાંચ ત્રણ એકસો ઓગણીસ પ્રમાણે રાજાઓના નામમાં પાણીની બે ચાર બાસઠ પ્રમાણે પ્રત્યેનો લોપ કરતા ઋષિસુ એમ કહેલું છે અહીં શ્રી કૃષ્ણનો દેહ એટલે કે નારાયણના અંશ નારાયણના અંશના બે કેશના ત્રણ સુસ્પા વૃષની ઉપર પ્રસન્ન થયેલા અને ચાર ભગવાનના એવા ચાર અવતારોનું સ્થાન છે તે દેહમાં એક જ દેહે ઘણા વૃષ્ણિઓમાં દેહ પ્રાપ્ત કરેલ હોવાનું કહેવા ઈચ્છેલું છે એટલે જે જે અહીંયા આગળ ચાર અવતારો કીધા એ યુગથી લેવાના છે એ રીતે થશે એ મને છે પછી પૂછવાનો અને બલરામ તો એક જ છે એવી રીતે પાંચ અવતારો અને બે જન્મ થયા તે વૃષ્ણિઓમાં જન્મ પ્રાપ્ત કરીને સમૃદ્ધિ કહેલ છે અને તેથી લોકમાં પણ બે નામો પ્રસિદ્ધ થયા એમ રામ અને કૃષ્ણ શબ્દથી કહેલ છે જન્મનું મુખ્ય કાર્ય તો ભગવાને જ કર્યું એમ ભગવાને ભાર ભર્યો શબ્દથી કહેલું છે ભૂમિનો ભાર ભરવો એ અવતારનું કાર્ય સામાન્ય રીતે લોકમાં પ્રસિદ્ધ છે હવે આ બલરામમાં જે આવેશથી થયો એ રોહિણીથી અવતાર થયો છે અને શ્રી કૃષ્ણનો એ દેવકીજીથી થયેલો છે આ રીતે ઓગણીસ અને વીસમાં અવતારો કયા ત્યાર પછી આ શ્રી કૃષ્ણનો દેહ છે એને જે આ ચાર જૂથી લેવાના છે કે નારાયણના અંશ કેશના સૂચપા ઋષિ ઉપર પ્રસન્ન થયેલા અને ભગવાનના એવા ચાર અવતારો તો વાસુદેવ શંકરસન પ્રદ્યુમન અનિરુદ્ધ એવી રીતે આ જોડાશે એ મને જોડાઈ નથી શકાયું બાકી થઈ ગયું અને બલરામ તો એક જ છે એવી રીતે પાંચ અવતારો અને આ બે જન્મ થયા કીધું છે તો એ બે જન્મની અંદર રામ અને બલરામ નો એ રીતે લેવાશે એક આવેશ થશે બલરામજી નો અને શ્રી કૃષ્ણ નો તો અવતાર છે તો એક આદુ છે થોડું બાકી બે નામો પ્રસિદ્ધ છે રામ અને કૃષ્ણ એટલે જન્મનું મુખ્ય કાર્ય તો ભગવાને જ કર્યું કે ભગવાને ભાર ભર્યો એટલે કે જે ભૂમિનો ભાર ભરવા જે પધાર્યા એ આ ભૂમિનો ભાર ભર્યો એ આ અવતારનું કાર્ય છે એ લોકમાં પ્રસિદ્ધ છે હવે આ જે કહ્યું છે ને એ વ્યૂ સાથે એને સંબંધ નથી પણ જેમ પૃથ્વીએ યાચના કરી હતી તો એની પણ મનોકામના પૂર્ણ કરવી હતી સુતપા અને વૃષ્ણિ છે એમણે પણ વરદાન વરદાન માંગ્યું હતું એમની પણ ઈચ્છા પૂરી કરવી હતી એવી જ રીતે કેશ એટલે કમ એટલે બ્રહ્મા એના ઈશ કે બ્રહ્માના ઈશ એને પણ એ પણ કાર્યને અહીંયા પ્રકટ કરવું હતું તો અને નારાયણના અંશના રૂપમાં પણ અહીંયા આગળ જઈને ને જ્યારે પ્રભુ દ્વારકા વગેરેનું કાર્ય કર્યું છે ત્યાં એ રીતે એક જ રૂપથી ભગવાન પ્રકટ થયા છે પણ નારાયણના અંશના રૂપમાં પણ લીલા કરી છે બ્રહ્માજી પૃથ્વી દ્વારા યાચના થઈ છે તો એ બ્રહ્માના ઈશ તરીકે પણ અહીંયા પ્રભુએ કાર્ય કર્યું છે અને સુતપા વૃષ્ણિ એના પુત્રની કામના હતી એટલે એનું પણ અહીંયા થયું છે અને ભગવાનનો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી જે પ્રાકટ્ય છે તે પણ એમ એકમેવ રૂપમ બહુરૂપત્વેનું વિવક્ષિતમ એમ એટલે ભગવાન તો કૃષ્ણ રૂપથી એક જ રૂપથી પ્રકટ થયા છે પણ પ્રભુ આ રીતે અનેક રૂપ અહીંયા વિવક્ષિત છે પણ બલરામ વસ્તુ એક એવ એટલે શ્રી કૃષ્ણના રૂપમાં તો અન્ય પણ અનેક રૂપો છુપાયેલા છે પણ બલરામ એક જ છે એટલે એમ કુલ પાંચ અવતાર પણ જન્મ બે રામકૃષ્ણ એટલે અહીંયા જન્મની એમ જન્મ જન્મની જન્માની એ રીતે એના દ્વિવચનનો પ્રયોગ કરેલો છે હવે હેલો હા હાજી અહીંયા આ એક અવતારમાં એવું આવ્યું છે કે અવતાર બાબતમાં કોઈ એનું કાર્ય કે એનું ચરિત્ર કરવામાં નથી આવ્યું બાકી બધા અવતારોમાં અવતારનું ચરિત્ર અને કાર્ય એ કહેવામાં આવ્યું છે એમ એમ અહીંયા કહ્યું ને ભૂભાર ને હરણ કર્યું છે ભગવાન અહરત ભરમ પણ એ તો મૂળ કાર્ય નતું ને તો મૂળ કાર્ય તો જે નિસાધન ભક્તો છે એનો ઉદ્ધાર કરવાનો હતો ને મૂળ કાર્ય તો એમનું એનો ઉલ્લેખ ચાલશે જ અત્યારે તો એ વાત જ કહી રહ્યા છે ને કે આપને પોતાને પણ હજી બહુ વધારે જ્ઞાન નથી સામાન્યતયા નિરૂપણ છે એટલે બાકી તો આખું દશમસ્કંદ એના જ વિસ્તારમાં છે અત્યારે તો ખાલી નામ ગણાવી રહ્યા છે માત્ર જી ભૂભાર હરણમ અવતાર કાર્યમ સામાન્ય તો લોક પ્રસિદ્ધમ એમ શ્રી મહાપ્રભુજીએ ખુલાસો કર્યો છે લોકમાં જે પ્રસિદ્ધ છે એને જ અહીંયા કહ્યું છે સારું તો અહીંયા રાખીએ આજનો એમનો